એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ગોંડલમાં બેઠા બેઠા જીયાબેન વાર્તા સાંભળે છે અને દિલ્હીથી મરિયમ વાર્તા સાંભળે છે અને આમ ભુજમાં બેઠા બેઠા સુભાષભાઈ વાર્તા સાંભળે છે આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આ વાર્તાનું નામ છે સોનેરી હંસ <laughs> ધ્યાનથી સાંભળજો ઘણા જૂના સમયની આ વાત છે ભાઈ એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી બિચારી આ ગરીબ સ્ત્રીને બે નાની નાની દીકરીઓ હતી બંને દીકરીઓ અને એની માં આખો દિવસ ગામના લોકોના ઘરના હેઠા જૂઠા વાસણ માંજે કપડાં ધુએ અને એવા તો ઘણા ઘણા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે હો ભાઈ પણ કેમે કરીને આ સ્ત્રીની અને એની દીકરીઓની ગરીબી મટે નહીં મહેનત તો ઘણી કરે માં દીકરી પણ દીકરીઓનું પેટ સરખી રીતે ભરી શકાય એટલું કમાવા ના મળે આમ ઘરનું ગુજરાન પૂરતા પૈસા ન મળે એટલે ઘરનું ગુજરાન ચાલે નહીં ભાઈ આ સ્ત્રીના ઘરથી થોડેક દૂર એક ચોખ્ખા પાણીનું સરોવર હતું તળાવ હતું હ ત્યાં એક બહુ દયાળુ બહુ ભલો અને બહુ ભોળો એક હંસ રહેતો હતો આ હંસને તો સુંદર મજાના સોનેરી પીંછાઓ હતા બોલો અને આ હંસ રોજ પેલી ગરીબ સ્ત્રી અને એની બે નાની દીકરીઓને આવા કામ કરતા જુએ અને એની દયા ખાય કે અરે રે આ ગરીબ બાય અને એની બે નાનકુડી દીકરીઓને તો પૂરતું ખાવાનું નથી મળતું આમાં હંસને તો આ સ્ત્રી અને એની નાની દીકરીઓની આવી ગરીબાઈ જોઈને ખૂબ દયા આવી જાય હો એટલે એક દિવસ આ હંસે તો મનમાં વિચાર્યું જો હું આ ગરીબ માં દીકરીઓને મારા સોનાના પીછાઓમાંથી દરરોજ એક સોનાનું પીછું આપું તો તો પછી એ સોનાના પીછાથી આ મા દીકરીની ગરીબાઈ દિવસે દિવસે દૂર થશે કોઈકની મદદ કરવી એનું નામ તો જીવન છે ભાઈ એટલે મારે પણ એ ગરીબ માં દીકરીઓના ઘરે જવું જોઈએ અને એમની ગરીબાઈ દૂર કરવી જોઈએ આવું પેલા હંસે વિચાર્યું હો એ પછીના દિવસે આ સોનેરી હંસ તો તળાવમાંથી ઉડીને પેલી ગરીબ સ્ત્રીના ઘરે ગયો બારણું ખટખટાયું અને હંસને બારણામાં ઉભેલો જોઈને પેલી સ્ત્રીએ તો કહ્યું તું અહીંયા શા માટે આવ્યો છે અમારી પાસે તને આપવા માટે કાંઈ જ નથી એક ફૂટી કોળી પણ નહીં કે મુઠ્ઠી અનાજના દાણા પણ નહીં સ્ત્રીની આ વાત સાંભળીને પેલું સોનેરી હંસ તો કે પણ મારી પાસે એવું કંઈક છે કે જે હું તમને લોકોને આપી શકું તેમ છું બોલો લો અને એમ કહીને હંસે તો કહ્યું આ જુઓ મારા પીંછાઓ એમ કહીને સોનેરી હંસે તો પોતાની બંને પાંખોને પહોળી કરી અને કહ્યું હું કોઈ સામાન્ય હંસ નથી હું તમને લોકોને મારી પાંખમાં રહેલા સોનાના પીછાઓમાંથી દરરોજ એક એક સોનાનું પીછું આપીશ તમે ઈચ્છો તો બજારમાં જઈ ગામમાં જઈ અને તમે એને વેચી દેજો અને ખાવાનું ને જે કોઈ વસ્તુની તમારે જરૂર હોય તે લઈ લેજો દરરોજ મારા પીછા વેચીને તમને જે કમાણી થાય એમાંથી તમારી જિંદગી બહુ સરસ રીતે પસાર થશે અને પછી તમારું મા દીકરીઓનું સરસ મજાનું નવેસરથી જીવન શરૂ કરજો આવું કયું હંસે તો હો ભાઈ પેલા સોનેરી હંસે સોનેરી હંસની આ વાત સાંભળીને પેલી સ્ત્રી તો ખૂબ ખુશ થઈ ગઈ હો ભાઈ એણે તો વિચાર્યું કે નક્કી ભગવાને જ આ હંસને અમારી મદદ કરવા માટે મોકલો લાગે છે અને ભાઈ એ દિવસ પછી તો આ સોનેરી હંસ રોજ પેલી મા દીકરીઓના ઘરે આવે અને પોતાની પાંખમાંથી ખેંચી ખેંચીને સોનાનું એક એક પીછું આપી જાય રોજે રોજ એક એક પીછું મળતું જ ગયું એમ એમ પેલી સ્ત્રીએ સોનાના પીછાને બજારમાં વેચી વેચીને પૈસા મેળવવા એમ કરતા કરતા થોડાક દિવસ ગયા ત્યાં તો એ સ્ત્રી પાસે ઠીક ઠીક રૂપિયા પૈસા થઈ ગયા ભાઈ અને આમ સોનેરી હંસની આવી મદદથી મા દીકરીની ગરીબાઈ દૂર થઈ ગઈ હો ભાઈ હવે એક દિવસની વાત છે સ્ત્રીને જેમ જેમ હંસ પાસેથી સોનાના પીંછા મળતા ગયા ને તેમ તેમ એનામાં તો લાલચ જન્મી લાલચ એણે પોતાની દીકરીઓને કહ્યું અરે તમે બંને સાંભળો છો કે આપણે આ હંસ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ એની શું ખાતરી કે રોજ ઉડીને આપણે ત્યાં આવતો આ સોનેરી હંસ ક્યાંક બીજે ઉડી જાય અને આપણે ત્યાં આવે જ નહીં તો એની કાંઈ ખાતરી છે તો તો પછી આપણે ફરીને પાછા ગરીબ જ બની જઈએ ને માટે ચાલો ચાલો આજે હંસ આવે એટલે આપણે એની પાંખમાં રહેલા બધા સોનાના પીંછાઓ ખેંચીને લઈ લઈએ કાઢી લઈએ એના બધા પીંછા પણ તેની દીકરીઓને એની આ વાત બિલકુલ ગમી નહીં હો ભાઈ એટલે દીકરીઓએ તો એમ કરવાની ના કહી દીધી પણ પેલી સ્ત્રીને આ દીકરીઓની માના મનમાં તો ભારે લાલચ થઈ હતી એટલે જ્યારે બીજે દિવસે પેલો હંસ ઉડીને એના ઘરે આવ્યો કે સ્ત્રીએ જોરથી હંસની ગરદન પકડી લીધી ઓ ભાઈ અને એની પાંખમાંથી એક પછી એક પીછા ખેંચવા માંડ્યા એક પછી એક હંસની પાંખમાંથી પીછાઓ ખેંચાવા માંડ્યા પણ શું થયું ખબર છે અરે એવું તે કંઈક જાદુ થયું કે પેલા સોનાના પીછા તો જોત જોતામાં સફેદ રંગના સામાન્ય હંસના સફેદ પીછાઓ હોય ને એવા સફેદ રંગના બની ગયા પેલો હંસ તો દુખી થઈને પેલી સ્ત્રીને કહેવા લાગ્યો અરે મૂરખ સ્ત્રી આ જો હવે તે શું કર્યું એની તને કાંઈ ખબર છે અરે મારી ઈચ્છા વિના જો કોઈ મારું પીછું ખેંચી લે ને તો એ સામાન્ય સફેદ પીછાઓ જેવા જ થઈ જાય છે હું કોઈ સામાન્ય હંસ નથી હું તો તમારી ગરીબાઈ દૂર કરવા માટે તમને મદદ કરવા માટે દરરોજ આવતો હતો અને સોનાનું એક પીછું હું જ મારી પાંખમાંથી ખેંચીને તમને આપતો હતો હવે જો આ સફેદ પીછાની કોઈ જ કિંમત નથી એ તો સામાન્ય પીછા જેવા જ થઈ ગયા બધા મૂરખ સ્ત્રી હંસની આ વાત સાંભળીને પેલી સ્ત્રીને તો ભારે શરમ થયો એ તો કે અરે રે મેં પૈસાદાર થવાની લાલચમાં આવીને આવતે શું કરી નાખ્યું અને એ જ વખતે બધા પીંછા પેલા હંસની પાંખમાં પાછા ચોંટી ગયા અને પેલો સોનેરી હંસ તો ત્યાંથી ઉડીને બીજે જતો રહ્યો અને પછી ભાઈ ક્યારેય પાછો પેલી સ્ત્રીના ઘરે આવ્યો નહીં હો સ્ત્રીને તો લાલચ થઈ હતી ને તો ભાઈ લાલચ કરવી એ કેવી ખરાબ વાત છે તમે જુઓ તો તમને બધાને મજા પડી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ હવે જલ્દી જલ્દી સૂઈ જાઓ આવજો